પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ Thank you. Oh. ولباس ભારતીય તિથિ પ્રમાણે રેટિયા બારસ વિશ્વ વંદ્ય પૂજ્ય ગાંધી બાપુનો જન્મદિન સાથોસાથ આ બારસ છે એ સંન્યાસીઓનું પણ શ્રાદ્ધ ગણાય સંન્યાસીઓનું પણ શ્રાદ્ધ માનવામાં આવે છે એટલે ગાંધીજીને યાદ કરી લઈએ મને ખબર છે હું એટલાન્ટા હતો ત્યારે કોઈએ પૂછેલું કે ગાંધીવાદ હિન્દુસ્તાનમાં કેટલો સફળ થયો મેં કહ્યું ભાઈ એનો જવાબ તો ગાંધીજી માટે જેને બહુ જ એને સેવ્યા હોય એની સાથે રહ્યા હોય મેં તો ગાંધીજીને જોયા પણ નથી પણ ચેતનાના પ્રવાહમાં એમનું જીવન ગમે છે એટલે કોઈ પણ જગ્યાએ મેં કીધું વાદ શબ્દ આપો એટલે વાત ટૂંકી થઈ જાય પછી વાદ ગમે તેટલો મોટો વિસ્તર્યો હોય તો આ જગતના પ્રમાણમાં એક સંકીર્ણતા આવે ગાંધીજી માટે તો હું એટલું જ કહું કે વાદનું ઉલટું કરો વાદનું ઉલટું દવા થાય ગાંધીના વિચારો એ તો સમગ્ર વિશ્વની રુગ્ણતા માટે એક ઔષધિ છે એક દવા છે એક ઔષધ છે હમણાં જો રાષ્ટ્રીય શાળામાં બાપુને અંજલિ આપીને આવ્યો છું તમે બત્રીસ પુતળીની વાર્તાઓ વાંચી હશે પેલો રાજા સિંહાસન મારતા વાર્તાઓ વિગતવાર કેવી છે જ્યારે ભગવાન યોગ આપે ત્યારે બહુ સારી વાર્તાઓ છે પેલો રાજા સિંહાસન ઉપર બેસવા જાય ને એક પુતળી ઉડે બોલે કે ઉભો રહે છે અટકાવે અને એ રાજા અટકી પણ જાય અત્યારે કોઈ પૂતળી બોલે કટકી જાઓ કોઈ પછી કે કેમ કે આવા ગુણો હોય તો ગાદી ઉપર બેસ એમ કરીને પછી વિક્રમાદિત્યનું એકાદું ચરિત્ર કહે હા એમ બત્રીસ પુતળી વાત કરે એક વિક્રમાદિત્ય માટે આ સૌરાષ્ટ્રની ધરા કેટલી ભાગ્યશાળી કે ત્યાં બત્રીસ પુતળીઓ બોલે અને એક વિક્રમની ચર્ચા થાય પોરબંદરની એક પુતળી બત્રીસ લક્ષણો ગાંધી પેદા કરે એક પુતળી અને એ પુતળી એમ કહે કે આવો થા પછી ગાદી ઉપર બેસ હા ગાંધી ઘણા ભૂલાઈ ગયા મને બે દિવસથી અમારે જુવાન માણસો રાજનીતિમાં જે પડ્યા છે એ મને રાત્રિના મારા મિલન વખતે મને સમજણ આપે છે બાપુ રાજકીય માણસો ને કઈ કેમ કેતા નથી એને શું કેવું બધા જાણે બધા સ્નેહ રાખે મારી વ્યાસ ગાદી તરફ હું ગમે તે કહું તોય પણ હું બોલું ને પછી અમુક રાજકીય માણસો શું કહે બાપુ તો ભાઈ આપણા શ્રદ્ધેય કહેવાય એ તો બોલે છે એને બોલવું જ જોઈએ બસ આમ કરીને વાત ટાળી દે એ ન બોલે તો બીજું કોણ કહે બાપ આવો આલોચનાના રૂપમાં નહીં હું ને તમે બધા વ્યાસગાદીથી લઈને રાજગાદી આ બધા જ સંકલ્પિત થઈએ કે એ ગાંધીને યાદ કરીને बापू ने अंजलि आती आंधी में भी जलती रही गांधी तेरी मशाल साबरमती के संत तूने कर दिया अंशिन ने कहूं पड़ू के आऊ मुठी हाडका नो मानस आ धरती पर फरतो तो एम भविष्य प्रजा स्वीकार से पर साधु साधु સંન્યાસીઓને પણ વંદન આજેનું શ્રાદ્ધ છે સંન્યાસીનું શ્રાદ્ધ તો કોણ કરે ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતાર નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુર નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવ એને તો સંન્યાસ લેતી વખતે બધા શ્રાદ્ધો કરી નાખવા પડે અક્ષય તૃતીયા ગુરુ પૂર્ણિમા આ જે સંન્યાસ લેવાના બધા જ પરંપરામાં જુદા જુદા જે દિવસો હોય એ સંન્યાસ લે ત્યારે જ બધું ફરાવી નાખવાનું પછી તો પણ ભારતના આદિ શંકરાચાર્ય થી લઈને એક નવજવાન સંન્યાસી પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલા પરમ તેષામ મધ્યે વિરલ તરલોહમ તવ સુત મદીયોયમ ત્યાગ સમુચિત મિદમ નો તવ શિવે કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતાન ભવતી આવું માનું ગાન કરનારો માણસ માં હું સંન્યાસી છું તો પણ તારો અગ્નિ સંસ્કાર કરવા બધા નિયમોને એક બાજુ મૂકીને વયો આવીશ આ સંન્યાસી એ પરંપરા સંન્યાસની એ બધા જ સંન્યાસ ધર્મના આચાર્યો મહાપુરુષો ભયે જે થઈ ગયા અમારી રામાયણની બોલીમાં ભયે જે થઈ ગયા અહહી જે છે જે હોય અહીં આગે જે આગળ થશે એ બધાને પ્રણવ હું સબહી કપટ સબ ત્યાગે એ બધાને પ્રણામ સુરત ભરૂચ અને આજુબાજુના વિસ્તારોમાં ઉપરવાસ ખૂબ વરસાદને લીધે અને ત્યાં પણ વરસાદને લીધે નદીઓમાં ખૂબ પૂર આવ્યા ઘણી જગ્યાએ પાણી ભરાયા ઘણી અખબારોના જે આજના રિપોર્ટો જોયા એ પ્રમાણે ઘણું જ જનજીવન પહેલું થયું છે ઘણા લોકોને સ્થળાંતર કરાવી રહ્યા છે બધા જ કામે લાગ્યા છે આપણે પણ અહીંયા બેઠા બેઠા એની ચિંતા સેવીએ એ આપણા ભાઈ બહેનો જેને કંઈ મુશ્કેલીઓ થઈ હોય એ બધા માટે પણ અને રામકથાના શ્રોતા તો બધી જ જગ્યાએ બેઠા છે એ તો સુરતમાંય હોય ભરૂચમાંય હોય બધે હોય એટલે અહીંયા બેઠા બેઠા હું એ બધા શ્રોતાઓ જે અહીંયા ના આવી શક્યા હોય એને વિનંતી કરું કે મારી વાત ત્યાં સંભળાય તો તમે પણ રામકથા જો સાંભળી હોય તો ત્યાં જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં સેવાના કાર્યમાં લાગી જાજો એવી મારી નમ્ર પ્રાર્થના અને હવે કથામાં પ્રવેશ કરીએ ઉપનિષદનો એક મંત્ર ઉપનિષદના પાઠથી શરૂ કરીએ બાપ હું પ્રાર્થના કરું ફરી એક વખત આપ બધા જ બોલજો ઉપનિષદના શબ્દોને આમ ટુકડા ટુકડા કરીને આપની સામે બોલું છું આપ સૌ બરાબર સાંભળીને એક એક વ્યક્તિ બોલે તમને ખબર છે હિન્દુસ્તાન આખો હિન્દુસ્તાન એક વખત આશ્રમ હતો આખો ભારત આશ્રમ ઘરે ઘરે વેદ બોલાતો હા અશ્વપતિ અશ્વપતિ રાજાને ત્યાં સંન્યાસીઓ આવ્યા उपनिषद में आख्यायिका स्वागत करी बेसाड़िया पूजन करू राजाए पी कीधु बाप जी मारे त्या भिक्षा प्रसाद साधुओं ना पड़े हमें भिक्षा नहीं બોલે નહીં મારો ગૃહસ્થ ધર્મ એમાં હું રાજા આપ મારે ત્યાં અતિથિ બનીને આવ્યા આપે પ્રસાદ લેવો જોઈએ અને પછી હું આપને દક્ષિણા આપું એ પણ આપે સ્વીકારવી જોઈએ સાધુઓ ના પાડે અમે નહીં લઈએ એ વખતે રાજા બોલ્યો છે ને એ ભારતનો પરિચય છે ભારતની આત્મા બોલી રાજાએ કીધું કે તમારે મારે ઘરે પ્રસાદ લેવો જ જોઈએ આપ કેમ ના પાડી શકો તમે ભૂખ્યા ન હો તો તમે ના પાડી શકો મારામાં જમાડવાનો આદર ન હોય તો તમે ના પાડી શકો અને તમને ત્રીજી જગ્યાએથી કંઈથી રોટલો ન મળતો હોય અથવા તો મળતો હોય તો તમે ના પાડી શકો મહાભારતના ન્યાય ભગવાન કૃષ્ણએ જેમ ભોજનનો પ્રસ્તાવ ઠુકરાયો દુર્યોધનનો કેવું નથી જમવાનો તારે તમે કેમ ના પાડી શકો એટલે સાધુએ કહ્યું તું કેમ આવો દબાવ કરે છે અમારે જમવું હોય તો જમીએ ન જમીએ કે નહીં તમારે જમવું જ જોઈએ રાજ્ય સત્તા ઋષિ સત્તા ઉપર દબાણ કરે છે પણ વ્યાજબી દબાણ હું વંદુ એ અશ્વપતિ રે એને એમ કહ્યું કે તમારે અમારે ત્યાં જમવું જ જોઈએ શું કામ કે હું આપને મારા રાજ્યનું વર્ણન કરી દઉં આવા રાજ્યનો હું રાજા છું અને તમે મારે ઘરે ન જમો છે કોઈનામાં હિંમત આવું કહેવાની કે મારું રાજ્ય આવું છે મારું રાષ્ટ્ર આવું છે હા એણે કહ્યું સાધુઓને કે તમારે જમવું જ પડે કારણ કે નમેસ્તે નો જનપદે ન કદર કદર્યો ન મદ્યપ તમે મારે ઘરે કેમ ન જમો કારણ કે મારા રાજ્યમાં કોઈ ચોર નથી એક ચોર બતાવી દો અને તમે ના પાડો તો હું માનું મારા રાજ્યમાં કોઈ ચોર નથી એવું મારું રાજ્ય ને તમે મારે કદાચ ભિક્ષા ન લો કેવી હિંમત કેવું એનું એનું રાજ્ય હશે નમેશ તેનો મારા રાજ્યમાં કોઈ ચોર નથી આવું જયારે કહેવાની હિંમત આપણામાં આવશે ત્યારે સાચા અર્થમાં ઝંડા ઊંચા રહે અમારા જયારે આ કહેવાની આપણામાં હિંમત આવશે હા કેમ બોલવું મારા રાજ્યમાં કોઈ ચોર નથી કે પોતાની જાતથી જોવા જઈએ ત્યાં કાંઈક બિહામણું રૂપ દેખાય નમેશ તેનો જનપદે ન કદર્યો મારા રાજ્યમાં કોઈ કૃપણ નથી મારા રાજ્યમાં કોઈ લોભી નથી મારા રાજ્યમાં બધા ઉદાર છે એક રોટલો એ તો અડધો આપે અડધામાંથી અડધો આપે એમાંથી ચોથીઓ આપે આવું મારું રાજ્ય છે કોઈ કૃપણ નથી નમેશ તેનો જનપદે ન કદરિયો ન મદ્યપહ મારા રાજ્યમાં કોઈ શરાબી નથી ઉપનિષદનો ઋષિ કહે રાજા કહે મારા રાજ્યમાં કોઈ શરાબી નથી કોઈ નશો કરતા નથી કેવી સુચારુ રાજ્યની રાષ્ટ્રની એક વાસ્તવિક છબી આપી છે મારા રાજ્યમાં કોઈ સ્ત્રી સ્વૈર વિહારીણી નથી કોઈ સ્ત્રી સ્વચ્છંદી નથી મારા રાજ્યમાં અને જયારે સ્ત્રી જ આવી રીતની મર્યાદામાં હોય તો પુરુષ રાજ્યમાં વ્યભિચારી કેમ હોઈ શકે આવું મારું રાજ્ય છે તમારે પ્રસાદ લેવો જ જોઈએ આવું આખું રાષ્ટ્ર એક વખત આશ્રમ હતો પછી કાલાંતરે આપણા રાષ્ટ્રમાંથી જુદો પડેલો એક ભૂખંડ સરહદોની દ્રષ્ટિએ ભૂગોળની દ્રષ્ટિએ શાસનની દ્રષ્ટિએ તિબેટ તિબેટ આશ્રમ ગણા આખો તિબેટ પ્રાંત આશ્રમ ગણા મારે આપને એ કહેવું છે કે આપણે બધા એ વેદ મંત્રને બોલીએ તાકી એ પ્રાચીન ભારતનું સ્મરણ થાય એટલે આપ આ મંત્રના જે ભાગ કરી કરીને બોલાવું છું આપ દરેકે દરેક બોલજો કેબલ ઉપરથી ઘરે જે ટીવીમાં જોવે છે એ પણ બધા બોલે ઇન્ટરનેટ સાંભળતા હોય એ પણ બધા બોલે એક એક ટુકડો ના વિરતો ના વિરતો શબ્દો છે ના વિરતો ના વિરતો સાફ બોલીએ ના વિરતો નાવિરતો દુશ્ચરિતાદ દુશ્ચરિતાદ દુશ્ચરિતાદ દુશ્ચરિતાદ દુશ્ચરિતાદ નાશાંતો નાશાંતો નાશાંતો નાશાંતો नाशान्तो नाशान्तो नासमाहितः नासमाहितः नासमाहितः नासमाहितः नासमाहितः नाशान्तमानसो नाशान्तमा नाशान्तमानसो नाशान्तमानसो वापि वापि वापि वापि वापि वापि प्रज्ञानेनैन प्रज्ञानेनैन प्रज्ञानेनैन माप्नुयात् माप्नुयात् माप्नुयात् कठोपनिषद ના વિરતો દુશ્ચરિતાદ ના શાંતો ના સમાહિત ના શાંત મનસો વાપી પ્રજ્ઞાને નૈન માપનુયાર આ મંત્ર બડો પ્રસિદ્ધ જે દુષ્ટ ચરિત્રથી મુક્ત નથી થયો ના વિરતો દુશ્ચરિતાદ જેનું દુષ્ટ ચરિત્ર છૂટ્યું નથી દુષ્ટ ચરિત્રથી જે મુક્ત નથી એક વસ્તુ તો ખાસ બહુ સીધી સાદી વાત દુષ્ટ ચરિત્ર વાળાથી દૂર રહેવું શતકમ પંચ હસ્તેના દશ હસ્તેન તું વાજિકમ ચાણક્ય દર્પણ બળદ ગાડું આવતું પાંચ હાથ દૂર રહેવું નીતિ તો જુઓ કેટલી સરસ વ્યવહારિક નીતિ શતકમ પંચ હસ્તેન પાંચ હાથ દૂર રહેવું બળદ ગાડું આવતું હોય ને સમજીને દૂર જ રહેવું બધા બળદ પૂજા હોય એવું માની ન લેવું સમાજમાં એવું છે ક્યારે કોનું ગાડું ક્યારે આપણને લઈ લઈ ઝપટમાં ષટકમ પંચ હસ્તે પાંચ હાથ બળદગાડાથી દૂર રહેવું અને દશ હસ્તે તું વાજિકમ ઘોડાથી દસ હાથ દૂર રહેવું ચાણક્ય કે ઘોડું હોય એનાથી દૂર હાથ રહ્યો હસ્તી તું શત હસ્તે હાથીથી સો હાથ દૂર રહેવું દેશ ત્યાગેન તું દુર્જનમ દુષ્ટથી દૂર રહેવા માટે દેશ ત્યાગવો પડે તો દેશ પણ ત્યાગી દેવો આટલી દુર્જનની ભયંકર મહિમા દુર્જન થી તો માયલો દૂર રહેવું ફરી એક વખત મારા ગોસ્વામીજી ને યાદ કર કાવ્ય દૂર રહેજો બાપ સંગત મને તમને બગાડે બાકી અંદરથી તો હું તમે બધા જ ભગવાન છીએ આ સંગે જ બગાડી દીધા બીજું શું મારા ગોસ્વામીજી કહે છે હા આ સુંદર મંત્રાત્મક ચોપાઈઓ કાનો મેં શહદ ઘોલ દેતે હૈ बरु भल बास नरक कर पाता કરું ભરવાસ દુષ્ટ સંગ જઈ દેવી વિધાન God. મંડળી બસવ દિન રાતી ખર મંડળી બસવ દિન રાતી સખા ધર્મ બિલાડાથી પાંચ હાથ ઘોડાથી દસ હાથ હાથીથી સો હાથ દૂર રહેવું પણ નીતિકારો કહે દુર્જનોથી તો માયલું દૂર રહેવું પ્રદેશ છોડવો પડે તો પ્રદેશ છોડવો પણ દુર્જનની સાથે ન રહેવું જેનું ચરિત્ર દુષ્ટતાથી ભરેલું છે એને અધ્યાત્મ નહીં સમજાય એને કથા નહીં સમજાય આ કથા ઘણી શુદ્ધિ કરશે પણ એના પહેલા આપણા દ્વારા થોડીક પાત્રતા નિતાંત આવશ્યક છે થોડીક શુદ્ધિ મારે તમારે રાખવી પડશે કોને કથા પતશે આપણે ગાઈએ છીએ બોલીએ છીએ આ તો બધું થાય છે નવ દિવસ પછી આ જે એક પ્રવાહ આ એક જે અસ્તિત્વ દ્વારા નિર્માણ થયેલી આ ઘટના એમને વહી ન જાય બાપ ત્રણ દિવસ બાકી છે અને ક્રિયાત્મક રૂપ આપીએ આચરણાત્મક રૂપ આપીએ મને ઘણા ચિઠ્ઠીઓ લખે છે પૂછે છે બાપુ બધા પાસે કંઈક સંકલ્પ લેવડાવો ને કે નવ દિવસ પછી પણ બધું આમાં કેટલાને સંકલ્પ લેવડાવવા ચાલે તમે મનમાં જ ગાંઠ વાળી લો ને બાપ કે હવે અમે આમ જીવશું વેપારી ગાંઠ વાળી લે રાજનીતિજ્ઞો ગાંઠ વાળી લે ધર્મ પુરુષો ગાંઠ વાળી લે વિદ્યાર્થીઓ શિક્ષકો વકીલો ડોક્ટરો બહેનો ભાઈઓ સમાજના બધા ક્ષેત્રના માણસ તમને કથા ગમી હોય તમારી આ શાંતિ જ બતાવે છે કે તમને આવું કંઈક ગમે છે નહીતર તમે આટલા શાંત રહો શું કામ તાળીએ અશાંતિ ઉભી કરી કોણ આ શાંતિ લાવે છે આ ભાડુતી રેલી નથી આ પ્રમાણ છે તમને આ ગમે છે અને તમને ગમે છે એનું કારણ તમે નથી તમારો સ્વભાવ છે સ્વભાવોધ્યાત્મ ઉચ્યતે ગીતાએ કહ્યું સ્વભાવ અધ્યાત્મ છે ગુણા ગુણેશ વર્તનતે ઇતિમત્વા ન સચ્ચે ગુણા ગુણેશુ વર્તનતે માણસની પ્રકૃતિ માણસના જે ગુણો હોય ને ગુણોમાં વર્ત્યા કરે એને તમે ફેરવી ન શકો લાખ સામ્યવાદની દુનિયામાં એક વખત બોલબાલા હતી મોટા મોટા દેશોના ભૂકા બોલી ગયા તમે બહારથી બધાને સામ્ય કરી શકો પણ તમારા બધાના મારા તમારા અંદરના ગુણ દરેકે દરેકના પૃથક એમાં તમે સામ્યવાદ લાવી શકો જ નહીં બધાના મકાન એક સરખા રશિયામાં હું જોઈને આવ્યો મકાન એક સરખા બધાનું ખાવાનું એક સરખું ચાલો બધાના પગાર સરખા ખેતર સરખા બધાનું આ સર બધું તમે બહિર સામ્ય કરી શકો પણ બધામાં પડેલું સત્વ રજ અને તમ એ એકનું સરખું નથી અને જ્યાં અંદર સરખું ન થાય ત્યાં સુધી દુનિયામાં કોઈ સામ્ય વાત સફળ ન થઈ શકે અમારી ગીતા કહે ગુણા ગુણેશુ વર્તનતે ઇતિ મત્વા ન ગુણો ગુણમાં વર્ત્યા કરે અર્જુનને એટલે જ કીધું ને તું વાતો કરવાનું મારી સામે બંધ કર મહેરબાની કર તું લાખ ના પાડીશ તો એ તારો સ્વભાવ છત્રીનો છે તું વડલાની નીચે બેસી જઈશ ને સાધુ બની પછી ઉપરથી એક કબૂતર ચરકશે ને તો તું એને મારવા દોડી કારણ કે તારો સ્વભાવ આક્રમક છે હવે ત્યાં કબૂતરને મારવા એના કરતા ઘુવડને મારી નાખને આ આંધળાઓને આંધળાના દીકરાઓને કાંઈ તું આ જે ઘોડન આ ઘુવડ જેવા છે ન દેખતા સંતાનો એને માર નહીં શાંતિના દૂત કબૂતરને મારી શેના કરતા ઉઠાવ પાર્થને કહો કારણ કે ગુણ ગુણમાં વર્ત્યા વગર રહે જ નહીં હું પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ઘણાને કથા સાંભળતા જોઉં છું મારી કથામાં પાંત્રીસ માણસો બેઠા હતા ત્યારથી હું જોઉં છું બસ બસ જય જય બાપા સીતારામ બેસ અમે તો આ ભગવાન હાચવે ભાઈ બધાને અમારે ભીખુદાનભાઈ અમને કહે કે બાપુ આ બધું કેમ ભેગું કરો તમે આ બધું આ જેમ બધું કેમ ખળામાં જેમ ભેગું કરવું હોય ચારે બાજુથી બહુ કરવું પણ રામનું નામ છે ને મારા બાપ આ એક જ પ્રતાપ રામ નામનો છે કોઈ બીજા કોઈનું ગજું નહીં આ કેવલ મારા હરિનું નામ જ સાચું છે બાકી તો હું રાવત ભગતના શબ્દો કહું તો કીડીના ગજા બાપુ કેટલા એ તો તમે તારો તો તરાય કીડી ના ગજા કીડી ને અમેરિકા જવું જ જવાય અમેરિકામાં કીડીઓ તો છે મેં જોઈ ભાઈ અમેરિકન રૂમ તો કેટલા ચોખ્ખા હોય એમાં મેં જોયું તો ઠાકોરજીને ધરવાનો પ્રસાદ શીરો જે સવારમાં હતો એ ક્યાંક આમ એ ઢોળાઈ ગયો હું યજ્ઞ કરીને આવ્યો ને મેં જોયું ક્યાં તો કોણે ટેલિફોન કર્યા હિન્દુસ્તાનમાં કીડ્યું ને ક્યાંથી આવ્યું કયા પ્લેનમાં આવ્યું ક્યારે એને ઇમિગ્રેશન કરાવ્યું ક્યાં વિઝા લીધા એ કીડી કેમ પહોંચે અમેરિકા પણ કોઈ મોટા માણસના કોટમાં બેસી જાય ખિસ્સામાં ક્યાં તો એ મોટો માણસ અમેરિકા જાય ને કીડી અમેરિકા પહોંચી જાય એમ હું તમે કીડિયું જેવા એ તો રામાયણની કફનીમાં ગોઠવાઈ ગયા એટલે પહોંચી ગયા આ તો કફની છે આ તો સાધુની કફની છે ભાઈ અમારે પ્રીતમદાસજીએ ગાયું બાવા રે અમે તો બાવા પ્રીતમ હમણાં એની શતાબ્દી ઉજવી આવ્યો ધર્મસદની પાસે ગુજરાતનો અખો કહેવાય બહુ ચાપ ખમેલા બધા બાવા રે અમે તો બાવા કર્મા માળા ને અમારે હરિગુણ ગાવા બાવા રે અમે તો બાવા કર્મા માળા અને અમારે તો હરિગુણ કીડીના ગજામ બાપુ કેટલા મારા તુલસીદાસજી દ્રષ્ટાંત આપે અતિ અપાર જવ સરિત પર જવ નૃપ સૈતુ કરાય એક મોટો સપ્ત સિંધુ હોય પણ એના ઉપર જો કોઈ સેતો બાંધી દે તો હાથી જતો રહે ને કીડી પણ પાર થઈ જાય આપણે કીડીઓ જેવા આ રામ નામનો મહિમા છે કોઈ ભૂલ ન કરે મારાથી લઈને તમે બધા જ આ માત્ર હરિનામનો મહિમા છે પ્રભુના નામની આ પ્રતિષ્ઠા છે એને લીધે આ શાંતિ છે કારણ કે આપણો સ્વભાવ અધ્યાત્મ છે ગુણા ગુણેશુ વર્તનતે ગુણો ગુણોમાં વર્તે પાંત્રીસ પાંત્રીસ વર્ષથી હું ઘણાનું ઓળખું છું કથા સાંભળે બધું જ કરે અને સારું જીવન જીવે છે એમ નહીં પણ છતાં એના એના પ્રકૃતિમાં જે તામસતા હોય એ પાછી ખરે ટાણે હું જોયા કરે એ આવી જ જાય એમાં એનો દોષ નહીં કારણ કે એનો એક ગુણ છે એનો ગુણો ગુણોમાં વર્તે ભગવાન બુદ્ધ માટે તમે સાંભળ્યું છે બુદ્ધનો ઇતિહાસ હિન્દુસ્તાન કરતા તિબેટમાં વધારે પ્રમાણિત મળે છે બુદ્ધ આપણા પરંતુ એ જે એનું સંશોધન કર્યું અને તિબેટથી માનસરોવરને ગયા પછી લાસાથી જે અમુક ગ્રંથો મળ્યા એમાં જે બુદ્ધના અંતિમ જીવનના જે દર્શનો છે બહુ સરસ છે એમ કહે છે કે બુદ્ધને અંતિમ ભોજન એક ખેડૂતે કરાવ્યું બે મત છે એ વિવાદમાં આપણે ન જઈએ પણ એમ કહે છે કે બિલાડીના જે ટોપ હોય છે ને ચોમાસામાં બિલાડીના જે ટોપ થાય એનું શાક ખવડાવું ગરીબ ખેડૂત હતો એ લોકો ખાતા હશે અને એને કંઈ એવું નહીં હોય એક મત આવો છે એક મત વળી બીજો પણ છે પણ આપણે એમાં પડવું નથી બુદ્ધ આવ્યા છે ભિક્ષા માટે અને બિલાડીના તોપનું કંઈક શાકભાજી જેવું બનાવી અને ખવડાવ્યું છે અને એ એ ઝેરીની વસ્તુ કંઈક હતી થઈ ગઈ કે જે કંઈ હોય તે અને પરિણામે એના કારણે બુદ્ધનું શરીર શાંત થઈ ગયું છેલ્લું ભોજન એ હતું એવી વાત છે ખાતી વખતે જ ખબર પડી ગઈ બસ દીવો ઓલાવવાની તૈયારી છે પણ દાંત કાઢતા જાય ખાતા જાય હા કરુણા ખેડૂત ઉપર આમ વારી ગઈ કરુણા ખેડૂતના ઘર ઉપર આમ કરુણાના લોટ ચડી ગયા ખાતા જાય હસતા ખબર પડી ગઈ તો અંદર માયલો બુજાવા માંડ્યો છે એક એક કોળીએ વાત પૂરી થવા માંડી બુદ્ધ જેવી જ્યોતિ બુજાણી ખેડૂતને બિચારાને ખબર નહીં બુદ્ધને થયું કે જો હું કહીશ કે મને ઝેર ચડે છે તો અમારા ભિક્ષુકોને આને મારી નાખશે નાખી જિંદગી જેને કરુણા કરી હોય એની છેલ્લી કરુણા જો આવી થાપ ખાઈ જાય તો તો જીવતરની કમાણી એળે જાય બુદ્ધ ખાતા જાય અંદર અંદર એને અકળામણ થવા લાગે દેહનો ધર્મ તો બધાને લાગુ પડે પોતે એને જોતા હતા કે મારા દેહ ને શું થાય પણ એના પછી જે લખાયું છે ને એ બહુ મહત્વનું પછી તો બીજા દિવસે બુદ્ધ નિર્માણ પામ્યા એમ કહે છે બુદ્ધના પ્રધાન શિષ્ય આનંદને જ્યારે પૂછવામાં આવ્યું કે આ રીતે બુદ્ધનું જવું ખબર એવા મળ્યા છે કે કઈ ઝેરીલી વસ્તુ ખાઈ ગયા ખેડૂતે ધ્યાન રાખવું જોઈએ કાં તો બુદ્ધે ધ્યાન રાખવું જોઈએ કાં તો પછી એનો જવાબ જે આપ્યો કે બીજાને ખવડાવવું ભાવથી ખવડાવવું એ ખેડૂતનો ગુણ હતો વસ્તુ વિશીલી હતી એટલે શરીરમાં ઝેર પ્રસરાવવું એ વસ્તુનો ગુણ હતો શરીર મૃત્યુ પામવું એ શરીરનો ગુણ હતો અને માફ કરી દેવું એ બુદ્ધનો ગુણ હતો ગુણા ગુણેશુ વર્તનતે સજ્જતે બધા ગુણો એ ગુણોની સાથે કામ કર્યું આમાં કોઈ દોષી નથી ખેડૂત નો ઈરાદો નહોતો કે બુદ્ધને એ તો કેટલા સમયથી શબરીની જેમ રાહ જોતો હતો કે મારે ત્યાં અને એનું સદભાગ્ય કેવું કે એની ભિક્ષા પછી બુદ્ધ ને ક્યાંય ભિક્ષા ન માંગવી પડી આના ઘરની ભિક્ષા લીધ્યા પછી એને અને આનંદે તો એવું મૃત્યુ પછીનું નિવેદન કર્યું કે આના જેવી કોઈ પહેલું દૂધ માનું બુદ્ધે પીધું અને છેલ્લું ભોજન આ ખેડૂતનું પીધું એ બંને બરાબર હતું મારનારું ભોજન પણ બરાબર અને જીવન આપનારું માનું દૂધ પણ બુદ્ધ ધર્મમાં બરાબર કારણ કે ગુણા ગુણે શું વર્તનતે બધાના ગુણ ગુણોમાં વર્તે છે અર્જુન આની સાથે બહુ વાતો નહીં કર ગીતા બહુ આનંદ આપે બહુ સરસ ગીતા એટલે તો હદ કરી નાખે ગીતા ગીતા ન હોત રામાયણ ન હોત તો આપણું શું થાય તમને તો હું વધારે કહીને તમે તે સમજી શકો બાકી હું મારા ઉપર વિચારું ત્યારે તો મારી આંખમાં આંસુ આવે તો અમારું શું થાય અમે ક્યાં હોત આ ન મને શરૂઆતની કથામાં મુંબઈમાં એક પત્રકાર ભાઈએ પૂછેલું પચીસ વર્ષ પહેલા કે બાપુ રામાયણની કથા કહીને તમે કેટલાને સુધારે ત્યારે મેં બહુ સહજ જવાબ આપ્યો કે સુધારવાનો મેં કોઈ ઠેકો નથી લીધો બીજાને સુધારવા માટે નથી આ તો હું ન બગડી જાઉં એટલા માટે આ છે આ ન હોત તો થાત શું કલ્પના કરો આપણે ક્યાં મને તમને ગમે છે જે શાંતિ તમે રાખો છો એનો અર્થ કે તમને ગમે છે અને ગમે છે કારણ તમે નથી તમારો સ્વભાવ છે કારણ કે બધાનો સ્વભાવ અધ્યાત્મ છે કોઈ પ્રલોભનો કોઈ સ્વાર્થ કોઈ મૂઢતા મને તમને કુસંગ કરાવે છે બાકી દુષ્ટ ચરિત્રોથી દૂર રહેવું જેનું થોડુંક તૈયારી નહીં હોય એને કથા નહીં સમજાય નથી સમજાતી કથાને ઘણા ઘણા સાવ સામાન્ય પણ માને કથા એટલે ઠીક છે કથા હા અમે કથા કહીએ એટલે કથાની બડાઈ કરવાનું કોઈ કારણ નથી કથા એ બહુ જ મોટું માધ્યમ છે બહુ જ મોટું માધ્યમ ને આ કથામાં તો હું તો એમ કહું કે આ કથા કોઈ એક ધર્મની નથી ભાઈ રામાયણની કથા કોઈ એક ધર્મની નથી કોઈ એક સંપ્રદાયની નથી કોઈ એક જ્ઞાતિની નથી આ તમામની કથા છે તેથી તમામ અહીંયા આવકાર્ય છે કોઈ પણ ધર્મ કોઈ પણ સંપ્રદાય બધા જ આવે બધાને નિમંત્રણ પોતપોતાની જગ્યાએથી કેટલા લોકો આમાં આહુતિઓ આપી રહ્યા છે નાના નાના માણસથી રહી મોટા આ અખબારોના વખાણ કરવા માટે હું નથી કહેતો અખબારોનું વખાણ કરવાનું મારે કોઈ કારણ નથી પણ અખબારો દ્વારા પણ આ કથાને છેક નાનામાં નાના માણસ સુધી ગામડે સુધી પહોંચાડવાની કેટલી મોટી આહુતિ અપાઈ રહી છે હું રોજ જોઉં છું પોતપોતાના ક્ષેત્રમાં બધા જ આ કથાને પોતાની ગણીને કેટલું મોટું યોગદાન કરી રહ્યા છે મુરારી બાપુ આમાં કેન્દ્રમાં ન બને એ બધાને કહું છું કથા જ કેન્દ્રમાં રહે મુરારી બાપુ તો આજ છે કાલ નથી હા ભગવાન હોવરહ નો કરે તને બેસ બધાનું યોગદાન છે મોરારી બાપુ મહત્વ નથી આ દેશની સંસ્કૃતિ આ દેશની સભ્યતા આ દેશનું રામ નામ આ દેશની રામ કથા આ દેશનું રામચરિત્ર એને સૌ પોતપોતાના માધ્યમ દ્વારા જન જન સુધી પહોંચાડી રહ્યા છે મને આયોજકો કહેતા હતા કે બાપુ બધા પત્રકાર ભાઈઓ મળવાનું કહેતા હતા તો તમને ક્યારે મળે મેં કીધું મને મળવા આવે એના કરતા એવું ગોઠવો નહીં કે હું બધાના પ્રેસમાં આંટો મારી આવું જેટલા અમુક જે છાપા મને લિસ્ટ આપજો હું દસ દસ મિનિટ જે આવું મારી પ્રસન્નતા વ્યક્ત કરી આવું મોરારી બાપુ માટે નહીં પણ રામકથાને આ દેશની વ્યાસગાદીને તમે જે છેલ્લા માણસ સુધી પહોંચાડવાનું યોગદાન આપ્યું છે એટલા માટે વ્યાસગાદી ઉપરથી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છે મારે બધા પ્રેસમાં આવવું છે અને એ બીજા આવે એ રીતે નથી આવવું મારે એટલે બીજા એટલે મારે તો શુભેચ્છા મુલાકાત લેવી છે બાપ તમને મળું કારણ કે લોકોના હૃદય સુધી કથાને પહોંચાડવાનું એટલે હું આપને એ કહેવા જઉં છું કે આ બધાનું એક સત્કર્મ છે હું મારા દેશના મુસ્લિમ ભાઈઓને નિમંત્રણ આપું આવો કોઈ પણ ધર્મના કોઈ પણ પંથના કોઈ પણ સંપ્રદાયના આ બધાની કથા છે અને સાથે મળીને હું તમે કંઈક ક્રિયાત્મક સંકલ્પ કરીએ કે રાષ્ટ્રમાં એક કંઈક એક રૂપાળું રાષ્ટ્ર આપણી સામે આવે વીસમી સદી પૂરી થાય નવો સૂરજ ઉગે ત્યાં કઈ સરસ વાતાવરણ વધારે સારું વાતાવરણ દુષ્ટોથી દૂર રહે કારણ કે આપણા સ્વભાવને અનુકૂળ આપણી મૂર્ખતાને લીધે જરૂર આપણે સ્વાર્થમાં ફસાતા હોઈએ આવું બધું થતું હોય પણ આપણે અંદરની વસ્તુ આપણને ના પાડે છે કથા કોને પતશે હું લાખ ગાયા કરું તમે સાંભળ્યા તમે સારી વસ્તુ છે પરંતુ આ નવ દિવસ પછી આ એક જે એક મોટું એક એક શુભ વાતાવરણ ઉભું થયું છે એટલે મને ઘણા પૂછે છે બાપુ તમે વ્યક્તિગત સંકલ્પ લેવડાવો જુદા જુદા બધા ક્ષેત્રોના માણસને મેં કીધું ક્યાં વ્યક્તિગત લેવડાવવા જાઓ પ્રાર્થના જરૂર કરું કે તમને વાત તમારા હૃદય સુધી પહોંચી હોય તો તમે વ્યક્તિગત કંઈક એવા સંકલ્પ કરી લેજો કે જે તમને આનંદ આપે તમારા પરિવારને આનંદ આપે તમારા પાડોશીને તમારા પ્રાંતને તમારા રાજ્યને તમારા રાષ્ટ્રને અને એ ફોરમ દેશના ભૂગોળને ચીરતી હોય વિશ્વમાં પ્રસરે આવું જન જન કરે આવું થાય તો કેટલી મોટી ક્રાંતિ થાય અને મને શ્રદ્ધા છે કે ઘણી માત્રામાં થવું જોઈએ આપણે બધા જ સંકલ્પિત થઈ ના વિરતો દુષ્ચરિતા જે દુષ્ટ ચરિત્ર થી મુક્ત નથી થયો એને સત્સંગ દોહલો બુદ્ધિ વેડફાઈ અને નિર્ણયો દોહલા એને અઘરું પડશે થોડીક આપણા તરફથી તૈયારી હોય બાળક થોડાક હાથ ઊંચા કરે હાથ ઊંચા ન કરે તો કમસે કમ થોડુંક હા આમ ઘસાઈને હાલે ચાલવાની શક્તિ ન હોય તો કમસે કમ રોવે એટલું કરે તોય માં દોડીને પકડી લેશે એમ થોડોક હું તમે પ્રયાસ કરીએ તો એ વિરાટ જે અસ્તિત્વમાં બેઠેલી આપણી માં પોતાના હાથ લઈને આપણને ઉઠાવી લેશે એના માટે થોડુંક આપણે ચાલીએ ના વીરતું દુષ્ચરિતા જે દુષ્ટ આચરણથી દુષ્ટ ચરિત્રથી નિવૃત્ત નથી થયો ના શાંતો ના સમાહિતા જે અશાંત છે એ પણ નહીં સમજી શકે માનસિક રીતે જે સતત અશાંત છે સંતાપમાં જ રહે છે ઉદ્વેગમાં જ રહે છે જેના ચિત્તમાં ફરિયાદો સિવાય બીજું કાંઈ નથી એ સત્સંગને નહીં સમજી શકે ના શાંત કોઈ કહ્યું ને કે આ દુનિયામાં ઘણા અમુક પ્રકારના માણસો એમાં આપણે જોઈએ તો સાચી વાત છે ઘણા માણસો વિચાર પ્રધાન હોય પછી સાંસારિક વિચારો હોય કે વેદાંતના વિચારો હોય પણ વિચાર પ્રધાન હોય વિચારક હોય ચિંતન કરતા હોય વિચાર પ્રધાન ઘણા માણસો વિકાર પ્રધાન હોય કે એના વિકારો મળતા હોય ઘણા માણસો વિદ્રોહ પ્રધાન હોય એને બધી વાતમાં કંઈક કહેવાનું જોઈએ બધી વાતમાં એને બળવો જોઈએ બધી વાતમાં એને ફરિયાદો જોઈએ બધી વાતમાં એને શિકાયત સિવાય બીજું કંઈ ન હોય સત્સંગ એને પચે છે બાપ જે શાંત છે મેરુ રે ડગે પણ જેના મનડામડ આવિષા ના સમાહિત જેને સમાધાન પ્રાપ્ત નથી થયું કે મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે ને એની બધી જ ગૂંચો ખુલી ગઈ જેની જેને સમાધાન પ્રાપ્ત નથી થયું સમાધાનની જેનામાં પ્રમાણિક જિજ્ઞાસા નથી પેદા થઈ એને સત્સંગ નહીં પથે ના સમાહિત નાસાણુંત માનસો જેના મનમાં કામ ક્રોધ આદિ વિકારો ચાલ્યા જ કરે છે એને પણ નહીં સમજાય હું ને તમે આટલા દિવસથી કથાનું ગાન કરી રહ્યા છીએ અને હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે આને આપણે વધારે ને વધારે આપણા જીવનમાં गतिशील करी सकती है हूं ते बधा एट्ला दुर्जनों थी दूर रहो केवल विचार प्रधान न रहू आचार प्रधान बनवू समाधान माटे प्रमाणिक प्रयासों करवा समाहित चित्त મનના સંકલ્પ વિકલ્પોમાં આજે અનેક વિકારોનું યુદ્ધ ચાલતું હોય છે આપણા જીવનમાં એને અભ્યાસપૂર્વક અટકાવવા અભ્યાસપૂર્વક ગીતાએ બે શબ્દો વાપર્યા ને વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા મનને પ્રનુ કરવું વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા અભ્યાસ અને વૈરાગ્યની પરિભાષા શું આપણી પાસે જે પૈસા હોય ને એને સમજણ પૂર્વક જુદે જુદે ઠેકાણે રોકી દેવા એનું નામ અભ્યાસ ભાઈ તમે બહુ હલચલ કરશો તો મને જરા ડિસ્ટર્બ થાય છે 我我愛情બેસ બેસ આપણી પાસે જે મૂડી હોય એને યોગ્ય જગ્યાએ મૂકી દે એને મહાપુરુષોએ અભ્યાસ કર્યો છે વીસ હજાર રૂપિયા પાંચ વર્ષની સ્કીમમાં મૂકી દીધા દસ હજાર એફડી હોય ને એફડી એફડી કરી નાખ્યું યુનિટ ટ્રસ્ટમાં મૂક્યા જુદી જુદી જે વ્યવસ્થા હોય એવી જગ્યાએ મૂકવા કે દેવાળું ન કાઢે આપણી રાશિ આપણને નિયમ પ્રમાણે પાછી મળે આપણા મનને એવી જગ્યાએ ગોઠવવું એનું નામ અભ્યાસ કે જ્યાં ગોઠવીએ ત્યાં કોઈ દગો ન દે મન તો કેટલું રૂપ લઈને બેઠું એને એવી રીતે ગોઠવીએ ક્યારેક શ્રવણમાં ક્યારેક મનનમાં ક્યારેક ચિંતનમાં ક્યારેક સ્વધર્મમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ જુદી જુદી જગ્યાએ આપણા મનને પણ મનને જગ્યા એવી આપવી કે જે આપણા મનને દગો ન દે જે બેંક દિવાળું ન કાઢે જો પ્રેમ માર્ગ તો એની ના પાડે છે કે ભાઈ મનને જ્યાં ત્યાં ન લગાડાય ઉધો मनन भय दस बीस व्रजंगनाओ कहे छे उद्धव मन दस वीस નથી કે અહીંયા લગાડીએ ને એક અહીંયા લગાડીએ ને એક અહીંયા લગાડીએ અમારી પાસે તો એક મન હતું એક કૃષ્ણ લઈ ગયો હવે કો આરાધે ઈશ ઉધો મન ન ભય દસ વીસ પ્રેમ માર્ગ તો ના પાડે છે પણ વ્યવહાર માર્ગ એને કહેવાય અભ્યાસ અને મુદ્દત પૂરી થાય એટલે બધું ઉપાડી લેવું એનું નામ વૈરાગ્ય જ્યાં જ્યાં મન મૂક્યું હોય અમુક ઉંમર થાય એટલે સબકર મમતા તાગ બટોરી બધી જ મમતાના દોરા પકડી મમ પદ મન હું બાંધી બર દોરી શ્રી હરિના ચરણમાં મૂકી દેવું આનું નામ વૈરાગ્ય આવો સીધો સાધો અર્થ અભ્યાસ અને વૈરાગ્ય તો મનમાં અકારણ સંકલ્પ વિકલ્પ ન ઉઠ્યા કરે એના માટે અભ્યાસ કરો આવી રીતનું જે કરશે એને શાસ્ત્રો સમજાશે હું એટલા માટે પહેલા એ શરૂઆત કરું છું કે હું ને તમે જે આટલા દિવસથી આ સત્સંગ કરી રહ્યા છીએ એમાં આપણે આવી રીતની થોડી તૈયારી કરીએ જેથી કરીને આ બધું સમજાય મુદ્રિકાનો પ્રસંગ એક વાત ઓર ધ્યાન દે અહીં ચાર સોના ભેગા થયા ચાર પ્રકારના સોનાનું સંમેલન થયું છે અશોક વાટિકામાં ચાર પ્રકારના સુવર્ણ એક તો મુદ્રિકા મુદ્રિકા સોનાની છે નંગ નંગમણીનો છે નંગનો રંગ લાલ છે એમાં રામ નામ ખોદાવેલું છે મણિમુદ્રી સુવર્ણ પર મણી ચડેલું છે અંગૂઠી જે છે એ મણિમુદ્રી છે મણિમુદરી મન મુદિત ઉતારી તો મૂળ તો એ સુવર્ણની મુદ્રિકા છે જે મુદ્રિકા લઈને આવ્યો છે આખો હોનાનો અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ ધનુજવન કિશાન જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી કનક ભૂધરા તાર શરીરા કનક દેહ આખો ડુંગરો જ હવે ભાઈ જેની પાસે આખો ડુંગરો સોનાનો એને વીટીની શું ગણતરી હા એને વીંટીનું શું મૂલ્ય પણ હનુમાનજીને વીંટીનું જે મૂલ્ય છે સુમિરી પવન સુત પાવન સુમિરી પવન સુત પાવન બસ बस अपने तुम पुनि राम राम राती राम दिन राती साध

છતાં એક એક પક્ષ સોનાનો જે છે અદભુત મુદ્રિકા સુવર્ણની મણી ચડી રામ નામ અંકિત જે લઈને આવે છે પોતે સ્વયં સ્વર્ણ દે હેમ શૈલાભ દેહમ હેમ એટલે સ્વામી અને બીજો પાઠ સ્વર્ણ શૈલાભ દેહમ બે પાઠ રામાયણમાં છે ઘણા પાઠ સ્વીકારે ઘણા પાઠ સ્વીકારે જે જાનકીજી માટે વીંટી લઈ ગઈ જાનકી સોનાની કનક પંકજ કી કલી મારો તુલસી કહે જાનકી રામ પાસે બેઠી હોય ત્યારે જાણે કનક પંકજ કી કલી આવી શોભે સીતાજી પોતે સુવર્ણ છે જનકની દીકરી ઉજળો વર્ણ છે ઉજળું કુળ છે ઉજળું આચરણ છે સોનું છે જાનકી તો જાનકીજી પણ સ્વર્ણદેહ છે શું સૌંદર્ય છે માના સૌંદર્યના બહુ વખાણ ન કરે મારો તુલસી બીવે જનનીના સૌંદર્યના વખાણ ન થાય જેના દૂધના વખાણ થાય ને એના ઘરેણાના બહુ વખાણ કરવાની જરૂર નહીં જેના દૂધ એવા હોય એને પછી ઘરેણાની બહુ જરૂર પડે દૂધ એટલે કુળ દૂધ એટલે આચરણ દૂધ એટલે જીવનની ધવલતા જીવનનું જીવન સત્વ પ્રાણ તત્વ મારા તુલસીજી બહુ વર્ણન નથી કરતા એટલું કહે સુંદરતા કહું સુંદર કરું હા લગ્ન મંડપમાં લાવે ત્યારે તેમ થાય કે નહીં થોડુંક તો કંઈક કરું એટલે જયારે જાનકીજીને આઠ સખીઓ શણગારી લાવી છે આઠ આઠ કલાક લાગ્યા છે શણગારતા બે સખીઓએ હાથ પકડ્યો છે બે સખીઓએ હાથ પકડ્યો છે બે સખીઓ પગમાં બેઠી છે બે અહીંયા ઊભી છે કોઈ આંખમાં કચરા લગાવે છે કોઈ હાથમાં પદ્મના નિશાનો કરી રહી છે क्या छवि है तत्समानहि एवं ज्ञात्वा महादेवी यथा योग्यम તથા કુરુ હે મારી માં કોઈ એમનું પૂર માંગે છે કરધની એક સખી કરધની બાંધી કે આ છબી છે માની पेश कलाम भरत मनोहर मीन छवि प्रेम पिया से જાનકી લગ્ન છે આભૂષણ વસ્ત્ર એમાં કઈ કાળો રંગ ના આવી જાય પરંતુ આંખમાં સખી કાજ આ મૈથિલી ભાવો છે બધા આંખમાં સખી આંજણ આંજે ને ત્યારે આમ દાઢી ઉપર હાથ લઈને મજાક કરે તને ખબર છે આ કાજળનો રંગ કેવો છે જાનકી શર્મિંદી રામનો વર્ણ સંકેત કરે છે ચાલી લાઈ સુમંગલ ભાવી નવસપ્ત નવસપ્ત સોળ કુંજલ પામિની નવસપ્ત આંખમાંથી આંસુડાની ધાર થાય તુલસીને સમાધિમાં જાનકી નું રૂપ જોતો જોતો મારો લંગોટ લખે છે આવા બોલ્યા કામ કીર્તન ગાન ધામ જ્યારે જાનકીજી ચાલતા હતા મત મત કુંજર ગામીની વાજિંત્રો વગાડવા નહોતા પડતા અસ્તિત્વ વગાડતા અસ્તિત્વનો શિકાર અસ્તિત્વના મૃદંગ અસ્તિત્વના મંજીરાઓ વાગે છે કારણ કે આ કોણ છે વિશ્વ વિમોહિની સ્વશ વિહારીની ઉદ્ભવ સ્થિતિ સંહારકારી

સુંદરી તો શણગાર છે જાનકી તો સુંદરતા કહ સુંદર કરે શણગારનાર સુંદર ત્રિભુવનમાં જેનો જોતો નહીં એવી શણગાર કરનારી માં જાનકી ભગવાન રામને જેના પગનું નુકુર સાંભળી અને એમ થાય કે હું મદન દુંદુભી નહીં એ સિયાદુ કલ ગાય સુની ભૂમિ થાને હવે એ વખતે જે દાન થતું હતું વાજિંત્રો વાગતા હતા કંગન કરધની નુપુર એની સાથે વાજિંત્રો પોતાને ધંજ બનાવતા હતા કારણ કે ત્રણેય જગ્યાએથી સામવેદ પ્રગટ થતો હાથમાંથી સામવેદની રૂચાઓ કરધનીમાંથી સામવેદ નુપુરમાંથી સ્થાન રહ્યું હવે આવું કોઈ ગાન થાય ત્યારે તો મુનિઓને સમાધિ તૂટી જાય જાનકીનું સૌંદર્ય મુનિની સમાધિ તોડે નહીં તો એ જાનકી નહીં નૃત્યાંગનાઓની સમાધિ તોડેલી મેનકા તોડે ઉર્વશી તોડે રંભા તોડે અમારી માં કોઈની સમાધિ તોડે તો જગદંબા નીકળી ત્યારે મુનિઓએ અવાજ સાંભળ્યો અને ધ્યાન છોડી દીધા કારણ કે આવા દર્શન સમાધિમાં નહીં થાય રહી જઈશું કાલ ત્રેતા પૂરો થઈ જશે અને માથા પછાડવા મૂકો સમાધિઓ સમાધિ મૂકીને ઋષિઓ ભાગ્યા જનકપુરમાં ભગવતી જાનકીના દર્શન કરવા માટે ધ્યાન એ વસંત ઋતુની પ્રકૃતિની કોકીલો તો દેશવટો લઈ ગઈ જનકપુર ખાલી કર્યું કોકીલો એ નહીતર જનકપુર માં કોયલો હતી ઉલ્લેખ છે પણ મારી માં જાનકી જયારે નીકળી ત્યારે કોયલોએ દેશાંતર યાત્રા શરૂ કરી અહીંયા રહેવાય નહીં હવે આપણી પ્રતિષ્ઠા આપણી કોઈ ગણતરી નહીં પણ સંસારની કોયલો તો ગઈ પણ કામ કોકિલા જઈ કામદેવની જે કોયલ હતી માથું ધૂળમાં નાખી દે હવે ગવાય નહીં હવે લવો વળે નહીં બાપ કામ કોકિલા જઈ કાલ પ્રાણે સુની મુનિ તાન કોઈ લાજહી લાજહી મંજીર ગતિ બરપા ધન્ય છે મારા તુલસીના શ્રૃંગારને જે શ્રૃંગાર ભક્તિ પ્રગટ કરે જે ભજનમાં વધારો કરે જે ભાવની કુંડલીની જાગૃત કરે તુલસીના શબ્દોનો આ શક્તિપાત છે માણસના મંત્રાત્મક ચોપાઈઓના શબ્દો શક્તિપાત કરે અને સાધકોની સુષુપ્ત કુંડલીની જાગૃત અરે કુંડલીની શું સ્વયં સાધક જાગૃત થઈ જાય કુંડલી તો બિચારી પાછળ રહી જાય આખો જીવ જાગૃત થઈ જાય સાવધાન થઈ જાય આ જાણતી આ સ્યાજ આ એનું સ્વરૂપ કનક પંકજ કી કરે સ્વર્ણભે અદભુત છબી છે મિથિલાની સ્ત્રીઓ તો બોલતી જાનકીજીની પાછળ રામજી ચાલે તો મિથિલા વાળા તો નાણા મારે કે આ રામ તો અમારી જાનકીનો છાંયો છે પડછાયો પડછાયો કાળો હોય ને એટલે કેમ આ તો પડછાયો પાછળ પાછળ હાલ્યો આવે આવા મેણામાં લક્ષ્મણજીને ગમતું નહીં પણ સસરાના ગામમાં તો બહુ બોલાય જ નહીં એટલે ચૂપ સસરાના ગામમાં બહુ બોલવું નહીં ઘણા તો સસરાના ગામમાં સસરાને જોઈ જતો બાપુજી બાપુજી પપ્પા અરે પણ પપ્પો તારે ઘરે બેઠો છે આને અને જેટલું માન અપાય એટલું આપ આમાં એટલો બધો દંડવત શું કરવા મળ્યો બસ ઘણા ઘણા તો હું જોયા કરું છું આપણને એમ થાય વાહ ભક્તિ વાહ લીન થઈ જાય છે સસરામાં હા પપ્પા જરૂર છે કારણ કે એના ઘરમાંથી એક પાત્ર આપણા ઘરમાં આવ્યું છે એટલે ઠીક છે મર્યાદાથી પણ પપ્પો તો ઘરે બેઠો છે મિથિલાવાસીઓ બહુ વિનોદ કરે છે જાનકી સ્વયં સ્વર્ણ સોનાની સીતા અને જે ભૂમિ ઉપર આ પ્રસંગ ઘટી રહ્યો છે આખી લંકા સોનાની ચાર સોનાનું સંમેલન મુદ્રિકા અને ચારેયનું તત્વજ્ઞાન ભિન્ન તુલસીદાસજીની સોનાની પરખ તમે જુઓ આ માણસની સુવર્ણ પરખ જુઓ અને કસોટી તો સોનાની જ કરાય ને કથીરની એની શું કરાય તપાસવું હોય તો એ જ તપાસવું કસતો એનો નીકળે લંકાનું સોનું એ ભોગરૂપ સોનું છે એ ભોગરૂપ છે એ સોનું પવિત્ર છે શુકનમાં વપરાય પૂજામાં વપરાય સુવર્ણની મૂર્તિ બને એવા જે એક સાત્વિક ભાવો સોના તરફ હોય એ ભાવનું સોનું ત્યાં નથી ત્યાં ભોગનું સોનું છે